ભગવાને સાચી વાત બધી કરી ભગવાન નું માસ્તર નથી ને વાત નથી ભગવાન વાત નાખતા નથી ભગવાન આવે તો આવીને એવું જ કે કોઈ જગ્યાએ સદગુરુ છે અગર ગુરુ છે મને દેખાય નહીં પછી ગુરુ હોય કે સદગુરુ છે એવું ના દેખાય નહીં તાર શું દેખાયું આપણને તારે હું કહું તો તને ખરાબ લાગશે અને વાત બાકી રાખે તો ના તારે શોધો ખરાબ તારે આપણે શું ગુરુ છે યાર શું ગુરુઓ છે શું ગુરુ છે કસાયાનું જ આરાધન કરે છે એવા કોઈ અમે કહીએ મારા તમારી વાત કરો બરોબર નથી તો શાનું આરાધન કરીએ સંયમ નું કરે શાનું આરાધન કરે અસંયમ અસંયમ કસાય તમને કહે ને આ સંયમ જગ્યાએ સંયમ નું આયોજન કરે આ સંયમ વિષમ પરિસ્થિતિ નું ક્ષમતા રાખે પચાસ લાખ નું વિષમ પરિસ્થિતિ નો સંસાર સંયમ હવે એવું કેવા જઈએ તો તારે આ તો મારી ભગવાન શું કે એવું તમને કહું છું કહું તો ખુલ્લું કહેવા માંગતો નથી આ તો અમારા મહાત્માઓનું <laughs> કે સામાયિક માં હોય માનતા હોય એટલે એટલા માટે એમને કઈ અસંયમ માં ના રહે અસંયમ હોય એવી પરિસ્થિતિમાં સંયમમાં પણ રહે મહાત્માઓ કારણ કે મહાત્માઓ સામાયિકમાં જ હોય કે એટલા માટે કેવી રીતે પૂછે છે જયાબેન પૂછે જયાબેન પૂછે છે કે આ મહાત્માઓ જે છે કે અસંયમ ના જે પ્રસંગો હોય તેની અંદર પણ સંયમમાં જે રહે છે તે આ સામાયિકમાં હોય છે એટલા માટે હોય જરાય કચાય ભાવ ના હું તો કેમ ન કહું આવું ના જનતી જીવન અઘાતા તો એમને એમ લાગે કે આવું કોઈ કરે તમે જયંતિભાઈ જુદા પડ્યા તમે સંયમમાં છો જયંતિ અસંયમમાં છે પણ આ સંયમના તમે માલિક નથી જયંતિ પાડોશી છે આટલું વિજ્ઞાન એવું કહે છે કે આ પાડોશી છે એની જવાબદારી તમારી નથી છતાં બે જવાબદાર બનશો નહીં બે જવાબદાર ભારે કરે છે જો બોલે ગયા કોઈ તમારા માણસ એને દુઃખ થઈ ગયું હોય તો આપણે જયંતિ ભાઈ કઈ ક્ષમા માગી દો શું કહ્યું આપણું વિજ્ઞાન છે ચોખ્ખું વિજ્ઞાન જે મોક્ષ ને એકાવતારી પદ ને આપે હવે આપણી જવાબદારી નથી હા રસિકલાલ પ્રત્યે મારી જવાબદારી નથી એમ આપણે કહ્યું કારણ કે રસિકલાલ ડિસ્ચાર્જ ભાવમાં છે એટલા માટે એટલા માટે વિચાર કરવાનો નથી તમે માલિક થતા નથી માલિક થતા સારું કરો તો માલિક નહીં થતા ખોટા ને માલિક જો સારું કરો માલિક થતો ખોટા માલિક તમારા વચ્ચે શું કરું અથવા મોટું દાન આપવાનું હોય તો તમે એનો માલિક થતા નથી એટલે તમે નોટ ઓનર ઓનર નથી ટાઇટલ મળી ગઈ ટાઇટલ તો તમે દાદાને વેચી મારી આપણે તો રાજકોટ કરે

ઈટર માટે ઈટર માટે પતન દબાવે છે સત્સંગ ખોટો કારણ કે આ પુસ્તકનું જ્ઞાન નથી આ પુસ્તક વાંચવાનું નથી આ ભાઈ ડેરીને થઈ તૈયાર થઈ ગયું અંદાજ પોતરે ગયું પુસ્તક ફાઇલો જે છે તેને આપણે ચીકણી કહીએ છીએ કે અમુક ફાઇલો ચીકણી છે એ ચીકણી છે પણ એ ચિકાસ કોની એ ચીકણી કરી કોને કરનાર કરનાર કરનાર ભોગવે છે ચીકણી તો મેં કરી ને ચીકણી કરી કરનાર ભોગવી ચીકણી તો અન્યોન્ય કારણે હોય ને અન્યોન્ય હા એકલા કારણે ન હોય એ તો અન્ય કારણે અન્યોન્ય તમે એના માટે ચિત્ર કરો એ તમારા ફાઇલ દૂર કેવી રીતે કરવી ચીકણી ફાઇલો હોય તો એને દૂર કેવી રીતે કરવી દૂર એને શિકાર શિકાર દૂર કેવી રીતે કરવી શિકાર કેવી રીતે દૂર કરવી પ્રતિક્રમણ કરીને દૂર કરવી એમ કે વિતરાગ વિતરાગ વિકાસ તો અભાયા નિરંતર પણ આપણે વિકાસ કરીએ તો પછી ફરી ઉભી થાય આપડે વિતરાગતા એટલે આપડે સંભાળ નિકાલ કરવાનો છે વિતરાગતા નો જ છે પણ એવું કઈ થઈ ગયું કે વધારે શીખનું આપણને થવાનું શરૂ થયું તો પછી પ્રતિક્રમણ કરવું પડે ને પ્રતિક્રમણ તો કરવું પડે ને આપણાથી વધારે કરવું પડે આપણે કરવાનું નથી તે આપણે પ્રેસિડેન્ટ ક્યાં આપણે ક્યાં કરીએ છીએ તમે એવું કરો ને પ્રતિક્રમણ બહુ સારા વસ્તુ છે નહીં બહુ નહીં તમારે ભાગ નહીં તે થતા જઈ સાતમો માર બંધાર બંધાર બાકી હતો અને ઉંમર આટલું બંધાઈ જાય દાદા તો મારે બસ મેં કહ્યું વાતો બધા છે ને મારા બીજા લીધે થઈ થયું નહીં તો કઈ નહીં એવું રાખો ને કાંક મારું મન ઊંચું ઊંચું જ રહેશે કે આટલું બંધાઈ જાય છે મને તમે કા મકાન શું કે છે ઘણા તમે ધણીને શું કે દરેક મકાન એ છે માત્ર તમે જતા રહેશે કોને હું જતો રહીશ શું તમે જતા રહેજો હું જતો શું જતો રહી થઈ જતો થઈ ગયું હું જતો રહીશ માટે હા તમે તે જગ્યાએ હા કરો બાંધા તે પૂરું થતા તેના ગયા નહીં લેવા છે પહોંચશે છોકરાને કન્ડિશન છે એનો એનો એમને મહેનત કરીને બધું આપવાની વાંધા કર્યો છે પછી દારૂ પીએ ઉત્સાહ કર્યું એનું શું ઉત્સાહ નવરો પડ્યો તો રમી રમવા ચાલે નવરો જ ના પડે એવું છું કેવું કે નવરો ના પડે એવો વાંચવા એને સારી રીતે ભણાવો કરવો સંસ્કારી બનાવી પછી નવરો ન પડે એવો વારસો આપવો છે વધુ વારસો આપવો મોટા મોટો ગુનો છે વાલમાં વાલમાં વાર્તા આપે છે ને તેનો એવું બધું વાર્તા મુશ્કેલીઓ પસંદ શું લેવા દે આપણે શકે તો કોઈ કોઈ છતાં આપના પિતા પિત્ર હોય શકે લેવા વ્યવહારથી ઈસા હોવાનો શિકાર હોય બાપે આટલું આપ્યું છે ધ્યાનમાં રાખી એક એક મારો આટલો અર્થ છે તો આપણે કહીએ કબૂલ સરકારી વાત થઈ એ ઉપર હું તને આટલા વધારે આપું છું ઉજ ના પડે એટલે ભાઈ ભેગા થાય આપડે ભાઈએ નઈ આપડે જઈએ નઈ આથી બધા ભાઈએ અરે બધા ફૂટેલો નહીં પામ ફૂટ્યો પછી શું ભાઈ મને ઉડાડે બધું પામ બહુ જગ્યા નાઇन्टी આપણે ખાઈ નહીં આગળ તે થોડી ઘણી માલ કરતા નહીં ત્યાં ચાલતું હતું આ તો કરોડો રૂપિયાનું થઈ ગયું માફી એટલી બચા થયા નહીં મુંબઈ શહેર નું કયો મોહ ના ચડે ને કયો પૈસા હોય પડે ને એવું રાખ્યું આ સમજવાનું છે જાણી દેવું બધું છોકરા બગાડી છે બગડ્યાનું કશું જિમ્મેદારી આપણે માથે આવે આપણને ના આવી વ્યવહાર કરાવતો એ જિમ્મેદારી આપણે માથે આપણે ગયા પછી પણ પૂરી કરી એટલે ખરું કે બંગલા આપણે મારે શું કામ બંગલો કે જેને છે શું બહુ છે પણ દાદા એ પેલો તો ચાલ્યો જાય પેલો જે રસિકલાલ હોય એ ચાલ્યો જાય પછી એના છોકરાઓ ગમે તેમ વધશે એની જવાબદારી રસિકલાલ ની હોય રસિકલાલ બધું મૂકીને ગયા અહીંયા છોકરાઓ માટે અને રસિકલાલ જતા રહ્યા હવે છોકરાઓ એ પૈસાનો ગમે તો દુર્વય કરે છે એમાં રસિકલાલ ની જવાબદારી ખરી તમને તમને એને કેવી રીતે દોરણી આપી કેવું ના આપી ગયા ભણાવ્યા તો ઉત્તમ કામ કાર્ય કર્યું ભણાવ્યા અને પ્રસવ કર્યા ખરી રીતે તો એમને બીજું કઈ જ આપવું નથી ભણાયા પછી કશું જ ના આપવું છે ખરી રીતે પણ આપણા લોકો તો પછી દયા લાગણી વાળા એટલે કઈક આપો ના આપો તો એ ગુમ પાડે કે વાસી જોઈએ આપો કે બીજું તમારે નાખવું ના એ ગુમ પાડે આપણે ના કહીએ વાત મારી પણ આપવું જ છે બીજું કઈ છે છતાં હું મારું આપું છું આ નકમ એક જાતનું અંધત્વ અંધત્વ છે શું કહે એ તો પેલા આ થવાનું એ મને ગમે સિસ્ટમ તો અંગ્રેજો વાપરી નાખતા લોક ના આરોપ કરે પોતા આરોપ કરે વાપરી નાખતા આ તો આત્મમાર બનાવતા પેલા ચેતા બધા વાપર્યું નથી આત્મમાર પૂરો થતા પેલા તૈયારી આપડા લોકો કાઢા છે ઓછા છે નિરાતે કુવાડી લઈ જાય છે કે ધરતે કરવાની કાર્યરો કાર્યરો બોડી નોક દશા ચિત્ર અજ્ઞાનદાન લઈ જે દશા ઉભી થાય છે આપણે અજ્ઞાન લઈને શું કરશે એટલે જવાબદારી સમજવી જ્ઞાન

મને થાય છે શું અટે ક્રાંતિ ની અંદર શું અટ્યા આખું જગત મને થાય છે આપણે પાસે ડિઝાઇન એવી ડિઝાઇન આત્માની એવી ડિઝાઇન છે ડિઝાઇન દાદા કીધું પછી આ ગુરુ અને આ લઘુ એવી એની ડિઝાઇન છે ડિઝાઇન કીધી એટલે પાછું કઈ આકાર આવ્યો કે ના આકાર આકાર એનો એક તો ખરો ને એક આકાર તો ખરો કે આપણે જે શરીર છે ને એ શરીરના આકાર નો છે શરીર જેવું શરીર મળ્યું એવું આકાર એ તો પેલા શાસ્ત્ર વાળું શીખાય બે કપ પોળા કરી ગામ એ કરી તો એવો આપણાનો આકાર બતાવ્યો એટલે અહીંથી જે શરીરે નિર્માણ થાય એ શરીરના વન થર્ડ ભાગ રહે વન થર્ડ ભાગ વન થર્ડ ભાગ શરીર આવી આવું પણ વન થર્ડ એનો એ દેખાય કારણ બીજું બધું આકાશ આકાશ આકાશ બધા શરીરમાંથી આકાશ અગુરુ લઘુ અગુરુ અલઘુ હવે એ કંઈક તો છે જ ને કંઈક તો છે ને કાં તો લઘુ છે કાં તો ગુરુ છે કાં તો આ છે કાં તો તાન કંઈક તો છે ને કઈ ગુરુ ને લઘુ આ ગુરુ લઘુ એટલે આ પેલા બે લાગે અને ગુરુ લઘુ એટલે ગોત્ર કર્મ ઊંચ નીચ ઉચ્ચ ગોત્ર નીચ ગોત્ર બધું એ ગુરુ લઘુ બીજું એ પૂછે છે કે દાદા હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું ڈی نئے ٹھیک ہے વલય વલય કરીએ તો એકાકાર ના થાય બે મિક્સર થાય એકાકાર ના થાય એવી રીતે આત્મા આમાં પાંચ ધર્ય છે ને એ એકાકાર નહીં કહી બધા પોતપોતાના સ્વભાવ સ્વભાવ પ્રયોગ કરી જુદા પાડી શકાય વિજ્ઞાન જુદા પાડી શકાય કમ્પાઉન્ડ કમ્પાઉન્ડ થયેલું નથી કમ્પાઉન્ડ થયેલું છૂટું પડે નહીં ગુણધર્મ બદલાઈ જ જાય જેમાં મીટીમાં થશે તાંબુ હોય સોનું હોય બધું જુદું કાર્ય સોનું કશું હોય જગ્યાએ કાર્ય તાંબા તાંબાની જગ્યાએ એ રીતે આમાંથી આત્મા જુદો કાર્ય વિજ્ઞાન એ દાદા એ જ વિજ્ઞાન અને જળ બે આ જ્ઞાની પુરુષ છે તો જુદા પાડી જાય જુદા એ જ વિજ્ઞાન થી બે પાડે તો કરી દીધે ચાર ચોથો ચાર વર્ગે એટલે છ તત્વ થી જુદો પાડે છ તત્વો જે છે છ તત્વો જે જુદા છ તત્વો જુદા પડે એ કયા તત્વ એટલે છ દ્રવ્યો છે તેમાં એક આકાશ દ્રવ્ય હતા સીધું છે તે આ ચેતન દ્રશ્ય આત્મા પૂતગલ ચોથું છે તે આ પૂતગલ અને ચેતનને પોતાનામાં અહીંથી મોહ થવાની શક્તિ નથી શું કરું જાતે તેને મોહ થવાની શક્તિ મોહ શક્તિ નથી નથી હા તો હા એટલે એના મૂવિંગ શક્તિ બિલકુલ છે નહીં તે મૂવિંગ શક્તિ એની ભાવ હોય તો એ પેલી શક્તિ ખેંચી જાય ભાવ ના હોય ના ખેંચી એ એવી એ ગતિ સહાયક ગતિ સહાયક એની ઈચ્છા હોય તો હેલ્પ કરે તો સહાય

એમાં પેલા ધર્મ ના તમને લેવા દેવા ઉદ્ગલ પરમાણુ એક જે રૂપી છે ઉદ્ગલ પરમાણુ પાંચ અરૂપી આ એક રૂપિ એક રૂપી કાર કાર કાર કાર ની વાત કરવી રહી હતી કાર એક બોડીમાં હોય દરેક જીવન પાડીમાં હોય પછી ઝાડમાં સતત્વથી આત્માને જુદો પાડે ત્યારે આત્મા નિર્લેપ થાય એ વૈજ્ઞાનિક લાભ સૂચક મુખ્યત્વે તો જુદું પાડવાનું પરમાણુ અને ચેતન એ બંને નો જ મુખ્ય છે ને બાકીના તો લગભગ જુદા જ છે ને ના જુદા છે પણ એને જુદું પાડે આ બે જુદા પાડે પેલું વર્ગે એટલે બધું જુદું પડે જુદી બધી આત્મા બિલકુલ નિર્ભર જુદો જ કરી નાખે બધા તરજીવાન અત્યારે બધા તરજીઓની વચ્ચે છે અને બધા તરજીઓથી બંધાયેલો છે હા પણ એની સાથે અવકાશ તો ખરો જ ને આત્માની સાથે અવકાશ આકાશ એ તો આત્મદ્રવ્ય ની સાથે રહેલું જ છે ને દ્રવ્ય ની સાથે આકાશ તો રહેલું જ ને એને જુદું પાડી દઈ શકાય ને પડી ગયું આકાશ ને પણ જુદું પડી જાય અનવગાહ એવું છે અનવગાહ અવગાહ ના જરૂર નથી આકાશમાં પોતે આકાશ રોકતા નથી એવી રીતે રહ્યા આકાશમાં પોતે આકાશ અવકાશ જગા રોકતા નથી એ કેવું બને બુદ્ધિ ના કેમ બુદ્ધિ ના પાટે ત્યાં આકાશ જોડે જ ને આકાશ જોડે રહે એટલે પછી મિક્સર થયું હા પણ આપણે કહેલું કે સિદ્ધ ક્ષેત્રમાં આકાશ તો છે ચેતન છે અને આકાશ છે એ વસ્તુ છે ત્યાં એમ આપણે કહ્યું છે ત્યાં ત્યાં એટલી જ આકાશ ભૂમિકા નથી બીજે બધે જ છે એ સિદ્ધ ક્ષેત્ર એટલી જ એવી છે કે આકાશ નો ભાગ નથી કોઈ ભાગ નથી મેં પૂછેલું કે આપને તો આપણે કહ્યું કે ચેતન અને આકાશ કરો નહીં આકાશ નામનું તત્વ જ નથી કોઈ તત્વ જ નથી એક જ તત્વ છે આત્મા ચેતન તત્વ એક જ આકાશ અલોક આકાશ માં છે લોકાકાશ માં છે અલોક આકાશ એટલે આત્મા ને આકાશ અડતું નથી આત્મા આકાશ અડતું નથી આકાશ રોકતું નથી આકાશ રોકતું બીજા તત્વ આકાશ રોકે બીજા બધા બહાર નહીં પાંચ અચેતન છે નહીં આત્મા ચેતન છે પણ આ વાત જે છે ને દાદા કે આત્માને અવકાશ જરૂર નથી એ વાત આપના સ્ટેજે પહોંચીએ ત્યારે સમજાય ત્યાં સુધી સમજાય નહીં સમજી શું નહીં દાદા એમ વાત કરું આપણે મોક્ષ જવું છે બરોબર છે પણ ત્યાં સુધી સમજાય નહીં મોક્ષ જરૂરી છે આ તો એક બિનજરીએ અહીં આવવા માટે ફોર લિમિટેડ કામ કરું એટલે એક જાણી લેવાનું જાણી કરવાનું જે જાણીને ફાયદો નહીં બધે શું બુદ્ધિ છે એટલે વધે બુદ્ધિ ન હોય તો કઈ ના વધે વાસ્તવિકતા ભાઈ આત્મા છે તે આકાશ રૂપ ભાઈ બરોબર દાદા એ તો પછી એમાં શું થાય કે એક વખતે સમજાય આ વાત અત્યારે ન સમજાતી હોય તો કોઈ વખત તો સમજાશે ને આવાજ એ બીજા આવે કે ના આવે કે ના આવે લપન છપરા પડવાની જરૂર નથી જરૂર નથી એ વાત સાચી છે

વૈજ્ઞાનિક સંકોચ નહીં પછી સંભાળ સ્વરૂપ થઈ જાય એટલે આપણા પોતાના ગુણધર્મ ખોઈ નાખે ગુણધર્મ ખોઈ નાખે નવો તીર્થ ગુણ ઉત્પન્ન થાય ગોલ્ડન કોઈ નાખતું નથી ત્યારે સમજાય તો ના સમજાય તો કઈ કોઈ કરોડો ઉપાય સમજાય એવી નથી સંકોચને સંબંધિત બહુ મુશ્કેલ હું તમને દાખલો આપું એટલે તમને દ્રષ્ટિ કરાવું એટલું મૂળ વસ્તુ જુદી પણ આના જેવું અરે નહી નહીં પોતાના ગુણધર્મ ગુમાવે એક પણ પોતાના ગુણધર્મ કરે આજે છે તેમાં અન્ય ક્ષેત્રોમાં વિચરતા પંચ પરમેશથી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું અને પછી અહીંયા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેશથી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું આ પંચ પરમેશથી ભગવંત અને ઓમ પરમેશથી ભગવંત એ જરા એ સમજવા માંગે છે અને પેલા પ્રવેશ નથી આપણે બંને નમસ્કાર કરીએ અને કામ હાથે કામ છે પેલા પ્રવેશ નથી એટલે ગયેલા કલેક્ટર હતા પહેલા જયારે આપણે હાથી કલેક્ટર થઈ ગયેલા છે અને આ કલેક્ટર થવાના છે માટે હાથી નો કલેક્ટર થવાના છે હાથી લેટર કલેક્ટર થાય તો खास करने की बात तो समझा ना खास करने की આશ્રમ વિજ્ઞાન નું સ્વતંત્ર વાંચ્યું આ પણ આપણે આજે કીધું ને જેનાથી ખ્યાલ પડે તો ઘણાને આપણે જરા એ થાય છે કે આ બેસવું પણ આપણે જે કીધું કે પેલા તો કલેક્ટર થઈ ગયેલા છે અને પેલા જે છે તે એસિસ્ટન્ટ કલેક્ટર છે અગર તો પ્રોફેશનલ ના આવેલા આણી મહિના અંદર ઉપર લેવાના હા મહિના સાચું નમસ્કાર કરી દો પ્રોફેશનલ એટલે આટલી ભાષામાં સમજાવતા જાય પણ આ સમજાય દાદા બરોબર છે અમે તો બીજું પણ આ દાદા જે રીતે કોઈ વખતે પેલા સાંભળવાનું તો વાંચવામાં આવ્યું નથી આપણે વાંચેલું પણ ઓમ જે પરમેશ્વરી જે છે એ અહીંયા એની કિંમત જ નહીં એ તો કાલે કલેક્ટર થયું કેસ તો કાલે નહીં વાંચે છે આપડે નમસ્કાર નમસ્કાર આપડે ક્યાં વિરોધ થવું રમેશભાઈ પૂછે છે પાંચ કોણ પંચ પરમેશ્રી અને ઓમ પરમેશ્રી પંચ પરમેશ્રી કોણ પંચ પરમેશ્રી કોણ કૃષ્ણ ભગવાન બધા આખા વિશ્વના બધા આવી કોઈ બાકી પુરુષ કહેવાય શું કહે પુરુષ જયારે ભગવાન મોહર મારી કે ભગવાન થવાના લાયક ભગવાન એટલે આપડે એટલા હરીશ ને બચીએ અને વાસુદેવ પાસે ના બચીએ તો વાસુદેવ કાલે હરીશ થવાના વાસુદેવ નવરું બનીએ શું થાય આપડે કૃષ્ણ ભગવાન આમ થયું છે ના બનાય બોલી કઈ એ વાત દીધી છે એ વાત દીધી છે જે કૃષ્ણ આવતી ચોઈસમાં જે રાવણ તીર્થંકર ઓમ નમ શિવાય માં કોણ કોણ છે ઓમ નમ શિવાય માં ઓમ નમ શિવાય માં કોણ ઓમ નમ શિવાય એમાં કોણ ઓમ ઓમ શબ્દ આ પરમેશ્વર ઉકાર હા પણ શિવ શિવ પાંચ પરમેશ્વર છેલ્લું શિવ બોલી આપે ઓમ નમી નમ શિવાય ઓમ નમ શિવાય જે કલ્યાણ સ્વરૂપ થયેલા છે બધા નમસ્કાર કરું જે કલ્યાણ સ્વરૂપ થયા છે તે કલ્યાણ સ્વરૂપ થયા છે તે વાસુદેવ નરના નારાયણ થયા છે નમસ્કાર નર્મદા નારાયણ થયા છે તે વાસુદેવ અને કલ્યાણ સ્વરૂપ થયા છે તે શિવ પ્રતિક રૂપે છે કોઈ અવતાર નથી જૈનો સર્વ માન્ય છે ને જૈન સર્વ નથી એ માન્ય નથી દાદા વેદાંતિઓ જે છે એને આપણે આપણું અક્રમ વિજ્ઞાન હું મોકલાવું છું તો માથે પેલો નૌકર આવે અરે આ તો જઈને સેવ કરીને મૂકી દે હા એટલે લોકો એક જાતને એક જાતનું મસાજ ઉભો કરેલા હા વેદાંતમાં વેદાંતમાં કશું ફેરફાર બહુ લાભો છે નહીં વેદાંત ઈશ્વર માનતો ઈશ્વર માનતો સ્વીકારતો નથી બે બધા સંપ્રદાયિક મત વાળા ઈશ્વર અને વેદાંત ને તો કૃષ્ણ ભગવાન ચોખ્ખું આવું સંભળાવી દીધું કે ચાર વેદો એ ત્રિગુણાત્મક છે ત્રિગુણાત્મક પણ તો બોલ્યા નહીં તો હા તો ઝઘડો ના કરે મારી બોલતા ઝઘડો કરે તો શું હા બે વાત જાય અને હું કઈ બતાવું કૃષ્ણ ભગવાન કહ્યું છે ત્રિગુણાત્મક હા ચાર વેદમાં આત્મા હોય ને આત્મા ચાર વેદ આત્મા આ વેદો જ બોલે છે તું આત્મા ખોલ કઈ હોય અને આત્માની કઈક વાત જો બહાર પડી હોય શબ્દ થી શબ્દ થી તો ભગવાન વિતરાગો એ બાર પાડી શિક્ષણ શબ્દ શબ્દ શબ્દથી એ છે તે દ્રવ્યા દ્રવ્યા પાડી આપણે એક વખત કહેલો ને દાદા કે શરૂઆત શરૂઆતના કઈ દસ પંદર આગમો આત્મા કેવો છે એમાં જ એમાં જ વર્ણન છે દસ પંદર આગમ નું એમાં આત્મા કેવો છે આત્મા કેવો છે એમાં આગમ કેવો છે તેનામાં જ પહોંચી રહ્યો છે આત્મા કેવો છે બધું આ દુનિયાનું બધું ત્યાગ કર્યો હોય સર્વસ્વ નો ત્યાગ હોય પણ આત્મા જડે ને કારણ કે તેના મનમાં એમ જ રહ્યા કે હાથમાં આવો શેક તેવો છે હાથમાં આવો શેક તેવો છે શંકા જ રહ્યા કરે શંકા નિર્મૂળ થાય નહીં કોઈ આટલા કર્તવ્ય એટલાનો હશે કે નહીં થોડો ઘણો તો હશે કર્તવ્ય જાત જાતની શંકાઓ થયા કરે તો આપણે આત્મા શું છે આપણે બહાર પાડી ને મન વચન કાયાની સંગી ક્રિયાઓ સાધુ કરવું કરે કારણ સંગી ક્રિયામાં આત્મા હોતો જ નથી સંગી ક્રિયા જળ છે શું છે સંગી ક્રિયા એ જળ છે શું છે આત્મા સૂક્ષ્મતમ લેવા દેવા સંગી ક્રિયા ન જાણનાર છે શું છે સંગી ક્રિયા કરનાર નથી અને જાણનાર હવે આવી વાત નીકળે એટલે પછી છ લોકો ને લોકો એમ થાય કે સારું પહેણે રાખજો વધુ નહીં આવે આરામ કરો હવે પછી મેં બાદ બેસી હવે સવાર છ થયા લીમડો હતો લીમડો આવી જાય કઈ લાઈન માં લાઈનમાં રહેતો એ પૂછે છે કઈ લાઈનમાં રહે તો નિવેડો આવે આ જોવાનું મારું નિવેડો આવે બાકી ચોપડી ખોટી ને ઓપરેશન પણ દાદા પ્રસંગો બને છે ને એટલે આમ થાય છે કે બરકત નથી જરાય હા પણ થઈ જાય પછી પછી તો પછી એનો પછી એનો એ ના રાખે <laughs> હવા કાઢી નાખે ને ટ્યુબમાં પંચર પંચર હવા કાઢી નાખે એવું લાગે બધાને ખોટા માને આપણે આખા જગત ના શિષ્ય થવાનું બધા પૂછી પૂછી પૂછીને કામ કરવાનું ના બિલકુલ પૂછીએ આ બધા જાણો ખરેખર રાખો કેવો રાકેટ લાઈન ડાયવર્ટ એમાં વીસ વર્ષના કર્મ તો એ વખતે દાદા આમ જાગૃતિ આમ થતું છે જેમ આવી આવીને જતી રહે બચી ગયો બધા બધા આટલું બધું જોખમ વાળા બધા જોઈને પૂછે જશે નહીં કોને સાંભળ્યું નહીં ને બોલે પૂછવાનું ક્યાં રહ્યું સાંભળતી કોઈ કહે નહીં કે જાણે ક્યાં સાંભળવાનું નથી ભલે હલકા કરીએ પણ પૂછીએ ભલે હલકા કરીએ પણ પૂછીએ હા મને પૂછ્યું આમ મૂર્ખ નું ગાડી એવી કે કોને પૂછ્યું તમે મને આ બધા છે ને હમણાં પૂછ્યું કે વ્યવહાર આવડતો નથી એટલે તમે તને આ બધા વ્યવહાર શું કરીશ એમ કે તને કોઈ જૂનું બે જૂનું કર્યું છે એટલે બધું સારું થાય એ પ્રજ્ઞા શક્તિ એમને ચેતવે નહીં પ્રજ્ઞા શક્તિ એમને સારા નરસાનું ચેતવે નહીં કારણ કે અજ્ઞાન ની દશામાં તો આપણે સંસાર જેવી રીતે ચાલતો હતો એવી રીતે કોકને લડાલડી કરવાની ઝઘડો કરવાનો એવું ચાલતું હતું હવે પ્રજ્ઞા ઉભી થઈ તો આપણે આ રસ્તો મૂકી દેવાનો એ રીતે પ્રજ્ઞા એમને હેલ્પ ના કરે જે દેખાડે એ રસ્તે કર્યા કરે ને ત્યાં કરતા વધી જાય સૌ કઈ જોર થાય પેલું એકદમ જોશ કરે તો હલાઈ પડે શું હલાઈ પડે તો એવું મને ફાવે એકદમ જોશ ઊંધો રસ્તો જે છે હલાઈ પાડે એમની મૂળ જગ્યાએ હલાય ના દે ઊંધો રસ્તો એમને હલાઈ પાડે એટલે ત્યાં મજબૂતી કરી મારું નોય મારું નોય કરીને જ મજબૂતી કરવાની મારું નોય કરીને જ મજબૂતી કરવાની હા મારું નોય એમ કે એટલે શું છે આપણે પ્રજ્ઞાશક્તિ થતી જ નથી પ્રજ્ઞા થતી જ નથી પોતાના પ્રમાણે ઉત્પન્ન થાય કેમ લાગે જ્ઞાન લીધું ભાઈ થવી જોઈએ ને ક્યાં છે કઈ વખતે કરી કરી ફ્રેક્ચર કરી કાઢી માનસ નહીં મને એવું થશે કે જતી રહે ખરી ફેક્ટરી ના માને જતી રહે બધું બાપી નથી આ ખોટું છે સમજ કઈ આજુબાજુ કેસ બફાઈ ગયો તમારી સાથે ને સાથે આજુબાજુ કેસ બફાઈ ગયો બફાવા દીધું